દાદા આ પૂછવણ ઉભી ના થાય આપણે આવું બધું થાય અને જ્ઞાતા દ્રષ્ટા થઈએ અને જોઈએ અને ઘરના માણસોમાં કોઈને જ્ઞાન હોય ને કોઈને ના પણ હોય ત્યારે એક એકા તમે બધું શું જોયા કરો છો એ ફક્ત મરી જવાનું લોકો અત્યારે ઉધા પાડે છે મરી જાય એવો હોય અને કેટલાક માણસો બચે તો સારું પોતે બચશે પણ દાદા જગત ન્યાય સ્વરૂપ છે એ વાત ફોડ પડે છે વિગત આપશે ને ફોડ પડે અગિયારસો નવીનભાઈ પૂછે છે કે ઘણી વખત એવું બને છે કે માણસ બહુ રીબાતો હોય માણસ બહુ રીબાતો હોય તો કેટલીક વખતે કોઈ એમ કે છે કે ભાઈ મારી અગિયારસ નું પૂન હું એને આપું છું ને જો એનો છુટકારો થાય તો એવું ગામડામાં કે છે ઘણી વખત બને છે તો એ ત્યાં આગળ શું કેવાય બહુ રીબાતો હોય તો પછી કોઈ એમ કે મારી અગિયારસ જે મેં કરી છે તેનું હું પૂર્ણ આપું છું તો એનો જો છૂટકો થાય વહેલો છૂટકો થાય આમાંથી પણ આવું કેવાથી એને કોઈ અંતરાય પડે એને આવું કેવાથી કોઈ અંતરાય પડે એને અંતરાય લખી પડે લઈ ફ્રી કે છે સારા પુસ્તક હતું દાદા તો નાખ્યું છે લઈને હગાર મેળે બને એવું એ જ્ઞાનાંતર એટલો બધો મોટો પડ્યો જ્ઞાનાંતર કે હજારો સાથે બધા અંતરાય આજે પડે જ્ઞાન અંતરાય ની સાથે હા અંતરાય કર્મ એક જ પડે છે જી અને જ્ઞાન અંતરાય છે બધા પડે એટલે પુસ્તક એમાં વેચી દે કોઈનો ફોટો બનાવી નહીં ફોટો બનાવો એ માણસ માર્યા બરોબર હા કેટલાક માણસ ઉતરે ભાઈ ફોટા હગાય ના એ સ્થાપના છે સ્થાપના છે નામ સ્થાપના વાળી સ્થાપના નામ સહિત વાળી સ્થાપના નામ સહિત ભલે જીવતું નથી એમાં પ્રેમ ભાવ નથી નામ સ્થાપના છે નામ સ્થાપના છે આ મારી ની મૂર્તિ હોય ખોટા હોય મુસલમાન કેમ નહીં થતું એને ફળ તો કર્યા કરે ને મૂર્તિ તોડે મૂર્તિ કશું ના કરે સાથે તેઓ કરે લોકોનું મન દુભાય તે ફર મળે મન દુભાય છે કોઈને દુઃખ આપે તમે સુખી ક્યારેય પણ ન માટે બને એટલું સુખ આપો ના દુઃખ તો આપાય અને દુઃખ અણસમજણથી અપાય છે લોકો મનમાં શું ધર્મ આપતો નથી બધા મને એવું કે છે આપણે એવું ઊંટું કરવું નહીં કોઈને કઈ કોઈને દુઃખ નહીં આપવું બધા શું સમજો પણ દુઃખ આખો દાડો દુઃખ આપ્યા કરું છું તું સમજ્યો શું તે એ તો એની વાત કરે એની લેંગ્વેજ ભાઈ લેંગ્વેજ તો હવે આખો દાડો તું દુઃખ જ આપ્યા કરું પણ દાદા જ્ઞાન ની પ્રતિ માટે અંતરાયો ઘણીવાર બહુ જરૂરી હોય છે અંતરાય હોય તો જ આપણી પરીક્ષા થઈ શકે જ્ઞાન ને માટે કેટલીક વખતે અંતરાયો ની વધારે એમ કે અંતરાયો જરૂરી હોય છે જ્ઞાન ને માટે કેટલીક વખતે આજે અંતરાયો પડવા એ જરૂરી હોય છે એ ઉપકારક થાય છે અંતરાયો જે પડે તો એનાથી આપણી પરીક્ષા થાય છે શું હિસાબ એમ કે છે કે આ જ્ઞાન જે છે જ્ઞાન ની પ્રાપ્તિ માટે કોઈ આ અંતરાયો જે પડે તો અંતરાયો પડવાથી આપણું પરીક્ષા થાય એટલે એટલું એમ કે આપણને એ અંતરાયો ઉપકારક થઈ જાય ને ઉપકારક થાય કે નહીં થાય આપણો ટેસ્ટ આપણી પરીક્ષા લે ને અંતરાય જ્ઞાન મળે જ્ઞાન માટે જ્ઞાન મેળવવા માટે જ્ઞાન મેળવવા માટે જ્ઞાન ની પ્રાપ્તિ માટે જો કોઈ અંતરાયો બહાર પડતા હોય તો એ આપણને એમ કે વધારે ઉપકારક થાય સ્ટેપિંગ સ્ટોન તરીકે દુકાન થાય આપણે જમવું હોય જ્ઞાન મેળવવા છે એટલે આંતરાય જ થાય ના દે આપણું શું છે એટલે ત્રણસો સાત દર્શન છે આપણું અને અત્યારે આ બધા ધર્મો એક બાજુ એકબીજાના વિરાધક છે શું છે જૈન ધર્મ તમને શું કે છે હે માતા માનો જઈશું તો વિચારી છું મિથ્યા મહાદેવજી જવાય નહીં વિચારી મિથ્યા દર્શન તમારું અંતરા પાડશે દર્શન માં થાય પણ દર્શન જ્ઞાન માં બે છે તમારે આવું ના બોલાય તમારે ના જવું ના જશો તમારાથી આવું ના બોલાય આમનાથી એવું ના બોલાય કે બેટા કરતા રીતે મરી જાવ અંતરાય પાડી ભેગા કરીને જો તબકા પાડતા ગરબા ગાવાનો કદાયો હે નવ દાડો દોડતા આપડે સમજાવ્યો વાત વાત સમજવા ચીડી વાત હોય થઈ જવાનું હું પ્રશ્ન નીચે કેવી ઉપર ગયો છું બરોબર છે દાદા એનું સંકેત હતું વિખ્યાત રહ્યા એ સર્કિટ નહીં આપણે નહીં અને આપણે શું કહીએ છીએ દરેક નું આપણે માની ના માની જુદી વસ્તુ દરેક ની માન્યતા અમને એક્સેપ્ટ છે દરેક ની માન્યતા પછી આફ્રિકા નો જંગલી હો અને પથ્થર મૂકીને આમ માન્યતા એક્સેપ્ટ એટલે આપડે ફૂલ દર્શન થયા અક્રમ વિજ્ઞાન એટલે ફૂલ દર્શન કોઈ માન્યતા વિરોધી નહીં જેમ કેવી રીતે લોક કે છે તો તો સતી પણ રહે જ નહીં બધા જો જે જે કરશો તો સતી પણ નહીં ત્યારે કે ના અમારી પાસે ચાવી છે નિશ્ચયથી આ મારા પતિ અને આ વ્યવહાર દક્ષિણ સરખો દર્શન સરખા પણ નિશ્ચય પણ આ નિશ્ચય નિશ્ચય અમારી પાસે ચાવીઓ છે તો એટલે આપણે બધા સ્વીકાર કર્યો અને તેનું આ ફળ છે આ ફળ તેનું ઉંમર પણ બધી આ સ્વીકાર કર્યો છે અમુક ઉંમર સમજણવાય થઈ ને આજે સ્વીકાર કર્યો કે દરેક દર્શન નો સ્વીકાર હોવો જોઈએ ખોટું છે જ નહીં આ કામ કર્યા બીજા કોઈ બોલતા નહીં ખોટી માન્યતાઓ રફ માન્યતાઓ જો તો આપડે દેખા કરી એટલે સ્ત્રી તો તેથી આપણા લોકોએ કહેલું પેલા <coughs> તો શક્તિ છે શક્તિ દેવી છે શક્તિ એનો અર્થ પૂજા ના કરશો કે છે એક વાંકમાં દેવી તરીકે બાંધજો બીજી વાંકમાં જાય એ રાખજો કરકઈ જાય ચકી ના જાય ચકી ચકી ના જાય એક ચકી જશે અને કયું પાણી પછી ના આવડ્યું લોકોને એટલે એક બાળક મને કે છે મારી ભાઈ મને બિલકુલ ગોઠતી જ નહીં સંસ્થા છોકરા ગોઠે નહીં ગોઠતી તો એનો છે એના છોકરા ને કે છે એનો છોકરા થયું હતું મને ગોઠતી રહી વાત શરમ ત્યાં લખી લેતા ચોપડીમાં રમા રમાડવી સેલ છે વિપરી મહા મુશ્કેલ વિપરે એવું કરી નહીં વાત રિબન વાળું થાય તો રિબન શું કરું ના આવડે આ કઈ પાકા આ નીચા સારું ભણેલા બઉ એકા ભાઈ એક્સપિરિયન્સ છે ને મારે પ્રતિમા કરો ભાઈ છૂટકો કામ કરીએ એમાં જીવો મરે તેનું કર્મ બંધાય શું કરવા મારે પ્રતિક્રમણ કરવું મારવાની ઈચ્છા ના કરવી તો પ્રતિક્રમણ કરવું થઈ જાય ઊંચું કુળ હોય અહંકાર કરે કુળ નો તો નીચા કુળ માં જન્મ થાય બીજી વાર કે નીચું કુળ હોય નમ્રતા કેળવે તો ઊંચામાં નમ્રતા કેળવે આપણી ને આપણી જ કેળવણી છે ખેતીવાડી આપણી ને આપણી આપણી આપણી ખેતીવાડી છે ગુણો કઈ આપણે પ્રાપ્ત કરવા નહીં પડતા સહજ પ્રાપ્ત થાય છે તો આ ઊંચા ગુણો છે ને એટલે આપણને કર્મથી જ આપણે સંસ્કાર મળે સંસ્કાર મળે એટલે આ કુળ જે છે તે ઊંચું મળ્યું કે નીચું મળ્યું એનો કોઈ હર્ષ કે ખેદ ના રાખવો જોઈએ ને કુળ જે છે તે ઊંચું મળ્યું હોય અગર તો નીચું મળ્યું હોય તો એનો હર્ષ અગર તો ખેદ એમ કે હોવો જોઈએ કે ના હોવો જોઈએ ઊંચું મળ્યું હોય કુળ ઊંચું મળ્યું હોય તો તેનો હર્ષ ના હોવો જોઈએ અને નીચું મળ્યું હોય તો તેનો ખેદ ના હોવો જોઈએ એ બરોબર છે હર્ષ ના હોવો જોઈએ અહંકાર નહીં અહંકાર નહીં એનો કેપ નહીં રાખવો જોઈએ નીચું પડ્યું હોય તો ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ નહીં રાખવી ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ નહીં રાખવી કર્યા કરવું પ્લસ માઇનસ કર્યા કરવું રોષ નહીં રાખવું આપણને નીચું કુળ મળ્યું એનો રોષ નહીં રાખવો એનો રોષ નહીં રાખવો નીચું કુળ મળ્યો તેનો રોષ નહીં રાખવો તેનો રોષ એનો ગુસ્સો નહીં રાખવો એનું દુઃખ નહીં રાખવું એનું દુઃખ નહીં રાખવું દુઃખ રોષ રોષ નહીં રાખવો રોષ હા ખેદ ગુસ્સો કર્યો હતો ને હા એક તો લોકમાન્ય ઓછો લોકમાન્ય ઓછો એ નીચું કુળ કીધું લોકમાન્ય હોય એવું છું કુળ બીજું જો કુળમાં બીજો કોઈ છે નથી પૂર્વ કર્મ થી જ મળે મોટા જેટલો છોકરો અને ચેતના પિતરી હોય ગરીબ હોય એનો છોકરો હોય પણ ચેતનું પૂર્ણ વધારે ચેતનું વધારે ચેતનું પૂર્ણ ઊંચું ગણાય તે સારા માટે અને પેલો પૈસા પૈસા ઓછું બીજું બધું ઓછું એટલે હલકું દેખાય પણ જયારે માં પેલા છોકરો ચેતનો છોકરો મોકો પાકે એટલે પેલું હલકું દેખાય પેલું બધું ઊંચું દેખાય કુળ એટલું ચાલે નહી કુળ કુળવાન ના છોકરા ચોરીઓ કરે છે શું કરે છે દારૂ પીએ છે મંસાહાર કરે બધું કરે તેથી અમારા ઘડિયા શોધખોળ કરેલી કે કુળ એકલું જોશો નહીં કે જાતિ એવું જોજો કે જાતિ પણ જોજો બાપ બાપ પક્ષે કુળ કહેવાય અને માં જાતવા લાવજો કે જાતવાન માં નહીં તો ચોરી વખતે છોકરો એકલો કુલવાને ઘડી છોડી લાવતો આ બધી આ પહેલેથી ગોઠવેલી કળા છે અનુભવની માં જાતવાન ભવી છે બાપ કુલવાન તે પ્રજા બહુ ઊંચી હોય જાતિ માં ગુણ ના આવે અવરા અને બાપ ના કુરબાન કૃષ્ણ ગુણ હોય કુરબાન થતા કોક ને સારું ગાય લોકો ને સારું ગતાય બહુ ઊંચા કુરબાન કોણ બંને બાજુ કહાય આવતા જતો બંને બાજુ અને નહીં તો જગત ના લોકો કુરબાન કેવા કે એક બાજુ વેરાય પોતે એક બાજુ વેરાય ગતાત્વિક લેતી વખતે પૂરું લે પણ આવતી વખતે આપતી વખતે સારું આપે તોલે વધારે આપે પેલા ચારે તોલા આપે પણ પોતે એકતા તોલા આપે જયારે ડબલ કુલવાન કોણ કેવાય પોતે ઓગણચાલીસ તોલા લે એક તોલો તેવો તો લે અને એક તોલો વધારે આપે એ ડબલ કુલવાન કેવાય બે બાજુ કહાય બે બાજુ એટલે તો ઓછું શા માટે જાતો દુઃખી છે હું એ કશું નથી એનું દુઃખ કાઢવા માટે ક્યાંય લાગણી ત્યાંય લાગણી એવા માણસો જો શું કેતો હતો આ દ્વાપરિયા આયા શું કહું દ્વાપરિયા દ્વાપરિયું આ છોકરા દ્વાપરિયા છે દ્વાપર માં આવું તું અત્યારે કહ્યું કઈ દીધું કહ્યું બે બાજુ દંડો વ્યવહારમાં વ્યવહારમાં કામ નહીં આવતી વાતો આ કઈ જ્ઞાન ની વાતો નહીં પણ વ્યવહારમાં વ્યવહાર જોઈએ ને પણ દાદા આપે કીધું બરોબર છે વ્યવહારમાં જ્ઞાન ની વાતો પણ જ્ઞાન ની તે અગાસી સુધી પહોંચતા વ્યવહારમાં છે તો વ્યવહાર ની અંદર આ વાતો કામમાં લાગે ને દાદા વ્યવહાર એ જ્ઞાની પુરુષ પાસે જ્ઞાની પુરુષ ના વિશેષતા હોય બોધ કળા અને જ્ઞાન કળા બંને કળા હોય આ બોધ કળા એ શુદ્ધ શુદ્ધ થી ઉત્પન્ન થયેલી છે બોધ કળા સુસ્તી સુસ્તી અને જ્ઞાન કળા જ્ઞાન જ્ઞાન એટલે તો આપણો નિવેડો આવે કોઈ આવી વાતચીત કરી હોય તો વાંધો શું એમાં આપણે શું નુકસાન દેવાનું છે દાદા બેઠા છે એની પી હોતી નથી પી હોય તો વાંધો એક શ્વાસ પૂછવો છે એમને કે પુરુષોએ રાખવી એના અંગે થોડી ચર્ચા થઈ હવે મારો સવાલ એ છે કે પુરુષો જો સ્ત્રીઓને માં રાખે એનો અર્થ એવો થાય કે પુરુષો પોતાનું ધર્યું સ્ત્રીઓ પાસે કરાવવા માંગે છે તો એ તંત નથી થતો એક વસ્તુ બીજી વસ્તુ કે જો આપણે સમભાવે નિકાલ ફાઇલ નો જો આજ્ઞા ને અમલ કરીએ બરોબર તો એમાં કંટ્રોલ રાખવાનો સવાલ જ કેવી રીતે ઉભો થાય સમભાવે નિકાલ કરવાની ફાઇલ નો જો આપણે પૂરેપૂરો અમલ કરીએ તો એમાં તો કંટ્રોલ નો સવાલ જ ઉભો ન થાય હવે દાદા મને સમજાવે એમ કે કંટ્રોલ નો સવાલ કેવી રીતે ઉભો થાય સમૂહ આવે કે આ પુરુષો એ સ્ત્રી ના ઉપર કંટ્રોલ એમ કે રાખવો આ એક વાત છે તો દાદા એવું ના બને કે પછી પુરુષ છે તે સ્ત્રી ઉપર કંટ્રોલ રાખવો રાખવા માટે પોતાનો પોતાનું ધાર્યું કરાવે એવું ના બને તો પછી દેવી માનતા નથી એક વાતમાં દેવી માનવાનું શું છે બીજી આંખ ઉપયોગ કરતા નથી પ્લસ સાઈડ કરી નાખે પણ પછી હું એમ કઉ છું કે દેવી માની કંટ્રોલ રાખો તો દાદા જે કંટ્રોલ કરવાનું આપે જે કીધું કે પુરુષો એ સ્ત્રીને એમ કે કંટ્રોલમાં રાખવી કંટ્રોલ કરવો અગર કંટ્રોલમાં રાખવી તો પછી પેલું જે આપ જે કહો છો કે સંભાવે નિકાલ કરવાની જે વાત કરો છો દિનુભાઈ સાહેબે વાત કરી કે પહેલી વાત વ્યવહાર ની છે બીજી છે તે સમભાવે નિકાલ કરવાનો હોય તો પછી વાત છે અને પેલી છે તે નિકાલ લઈને હવે બીજો સવાલ કે જો આપણે એવી રીતે કહીએ કે પુરુષો તો સ્ત્રીની પાસે પણ બે આંખો છે તો એ બે આંખો એમને કેવું રાખવું કેવું થી જે જોવાનું કુદરતી નિયમ છે સ્ત્રીઓમાં જોખમ ઉભું થવાનું સ્ત્રીઓમાં જોખમ ઉભું થવાનું નિયમ છે માટે આ એક રાખ દાદર બધું એટલે કંટ્રોલ નું સાધન રાખ્યું છે બરોબર છે જયારે સ્ત્રીઓને માટે બે આંખમાં એક આંખમાં એનો દુરુપયોગ ના થાય એટલે દેવી શક્તિ એક આંખે કડકે રાખવાનું કીધું અને બીજી આંખે છે તે આપણે દેવી દેવી પછી એની અંદર એવું બને કે પુરુષો પેલી એક જ આંખ ઉપયોગ કરીને દુરુપયોગ કરે તો સ્ત્રીઓને જોખમ નો સવાલ છે એટલે પેલી કડકે તો પુરુષો ને પણ બીજી જાતના જોખમ નો સવાલ પુરુષો માટે ખરો ને ખરો કલયુગ ના પુરુષે કલયુગ માં એવું છે અરે જોખમ લગ્ન થયું ત્યારથી જોખમ હોતો નથી જોખમ પછી અકડા અકડી થી જોખમ જોખમી થઈ જાય છે નથી જોખમી હોય જોખમી થઈ જાય જોખમેદાર ના હોય છોકરો નતાડી તો પણ અકડા અકડી થી જોખમ દર્તી જાય કારણ અહંકાર છે ને અહંકાર હા આ બધું જ્ઞાન લીધું હોય ના લીધું હોય તેને જ્ઞાન ના લીધું હોય ત્યાં બેવાની એમને તો જ્ઞાન લીધું પૂછે હું આમ વ્યવહારની જ વાત કરું કે દુનિયામાં જેમ એમ બને છે કે સ્ત્રી ને કંટ્રોલ ની જરૂર છે એવી રીતે જેને જ્ઞાન નથી લીધું એવા કુટુંબોમાં સ્ત્રીઓને પણ પુરુષ ઉપર કંટ્રોલ ની જરૂર તો ઉભી થાય જ ને અમુક સંજોગોમાં હવે તે વખતે જો એને એમ આપણે ના કહીએ કે તારે કંટ્રોલ નહીં રાખવાનો તો પછી એ સ્ત્રી જાય ક્યાં પછી હા આ સમાનતા નથી સટકાતી હવે રસ્તો પછી સીધો કરી કાઢેલો કે હીરાબાનું જ છે એવું કહી દઈએ એટલા માટે દાદા કીધું છે કે king can do no wrong એ એક વખત એને આપણે કહીએ કે એમનું ચલણ એ કે છે કે એવું એટલા માટે કીધું છે કે જે king can do no wrong એટલે રાજા પોતે કઈ ખોટું કરતો જ નથી કિંગ રાજા એ રાજા કોડાળો ખોટું કરતો જ નથી king can do no wrong હા કારણ કે સંયોજ કરવાની કરે તો કોણ પણ નીકળી છે જ્યાંથી king can do no wrong એ જે કહેવત નીકળી છે ત્યાં તો રાજાને માત્ર સહી કરવાની છે એ તો નહીં આવું મારું નહીં આ તો રૂટીન એટલે રાજા ને પછી કોઈ ક્વેશ્ચન ના કરે રૂટીન જઈ હવે પૂછો એટલે થઈ અમારી છે માં છે એક પ્રશ્ન કઈક રસોઈ કરી હોય અને જો પૂછ્યું ના હોય તો તમે તરત એમ કહો કે આ કેમ કર્યું આજે આપતવાણી માં એક ઠેકાણે આવે છે કે હીરાભાઈ કઈ શાક ને માટેનું હીરાબાએ શાક આપણને પૂછા સિવાય કારેલાનું શાક પેલું જે કરેલું અને પૂછેલું નહીં એ સંબંધમાં કઈક આવ્યું છે હીરાબાએ શાક કરેલું તે બાબતમાં કઈક આવ્યું છે કે દર વખતે પૂછે અને આપ એમ કહો કે તમને જે ઠીક લાગે તે શાક કરજો પણ એક વખતે પૂછા સિવાય કારેલાનું કર્યું એટલે આપે પૂછ્યું કે આજે કારેલા કેમ મેં કહ્યું આજ કારેલા કેમ લાયા તમે હું પૂછ્યું સ્ટાર્ટ તમે ઠીક લાગે તે લાવજો ચાર સાહેબ ભાઈ ભૂલ કરી પૂછવું એ કંટ્રોલ પૂછવું એ કંટ્રોલ બંને નું વિનય છે હા એ તો એવું છે ને કે હવે જે ગોઠેલું એ વિનય કહેવાય તે લોકો હું કઉ શાખાવાનું છે આપડે કઈ ના તું તું જ આવજે અને પછી બૂમ પાડવી તે અવિનય કહેવાય તો બને વિનય મળે ને તો એ કે છે કે ત્યાંનું શાક લાવું હું કોક તો ઠીક લાગે કોક દાડ આપડે જરૂર હોય કે આ જીવડા ખાવા છે તો બોલીએ આટલો હક આપણો રહેવો જોઈએ લાગે પૂછ્યું અને કીધું આટલો આપણો હક રહેવો જોઈએ આટલો આપણો હક રહેવો જોઈએ આપણો આટલો હક રહેવો જોઈએ એમનો એમનો થાય નહીં લખો ના થાય હીરાબાન પૂછ્યું ને એમ એ એટલું કે બહુ દાડે કોઈ બહુ કગાય પૂછે દાડા બહુ ઠંડા થવાના છે ભમરો છે એટલું કે કારણ કે બહુ કડક થાય ને કઈક બધું બગાડ વધારે પડતું બગાડે ને એટલે કડક થયેલા કડક કડક થઈ ગયેલા નહી થયેલા કડક ના થાય ના ડિરેલમેન્ટ બરોબર છે તે એમના મનમાં આટલો અભિપ્રાય રહી જવાનો ખાટા ભમરા જેવા એમનું નામ ના દેવાય એમનું નામ દેવાય નહીં આપણે એટલે આ બાઉન્ડ્રી આ પાકિસ્તાન ની બાવડી બહાર ના કરે હિન્દુસ્તાન લક્ષ્મણ હિન્દુસ્તાન નોંધ તો લઈ દઈએ બરોબર એવું અમારી બાઉન્ડ્રી હા પણ શર્ટ કન્ડિશન ફૂલ કોઈ જણાને પૂછ્યું નથી કે તમારે રસોડા શું લાયા શું નહીં ગરીબ શું લાયા નહીં અરે ધંધા પૂછે તેમનો આવી બને ધંધાનો એમને પૂછવા નહીં મારે એમને કારણ મને નાની બનો તો વીસ બનો પછી ભાઈ બનો તો અમારે ભાભી ઈચ્છા પૂછતા હતા ને તે મને બહુ ખરાબ લાગે આ મોટા ભાઈ આ કરાવી લેશે બીજી વખત વહી લીધી ચડી ચડી ગયા પણ તું હિસાબ મેં ચોખ્ખું કહ્યું હિસાબ હિસાબ થયો જ ના લગાવી વિચારમાં તો તમારે તમને છે તમારે કહેવા પડે હિસાબ તો ભગવાને નહીં આપવું હા એ વાત બરોબર છે જાય નહીં બરોબર એ કડકે છે ગમત આ એક હજુ હવે થોડા દેખાવા નથી આપણે ચેલી ગમે ત્યાં પોઝિશન વાળા હતા અને આ પોઝિશન નથી હિન્દુસ્તાન દેશ છે ને કોઈ કઈ દિવસ કઈ લખે વાત હે દિવસ થાય જ ના થાય ઘી કોઈ ગયું હોય જ્ઞાનાંતરાય માટે જે કીધું આપે એવું એમને લાભાંતરાય માટે જાણવું છે કે લાભાંતરાય શું લાભાંતરાય જેવું જ્ઞાનાંતરાય માટે કીધું આપે એવું આ લાભાંતરાય ને માટે શું એ જાણવું છે એમને જ્ઞાનાંતરાય એનાથી બધા અંતરાય પડી જાય જ્ઞાનાંતરાય થી બધા પડે અને લાભ લાભાયંત્રા એટલે કોઈને લાભ થતો હોય તે વાતરીએ આપણે કોઈને કઈ પણ પ્રકારનો લાભ થતો હોય તે લાભાયંત્રા અને કોઈ કપડો સારો પહેરતો હોય અને આપણે કઈ ગઈ પૈસા રકમ પાડ ના કરી છે એ ઉપભોગ અંતરાય ઉપભોગ અંતરાય અને જલેજી લાડવાને બધું ખાતો હોય અવરોધ શું ખાવાનું હતી શીખ ભગવાન છે શું એ ભોગ અંતરાય પાડ્યા ભૂપભોગ અંતરાય ભોગ અંતરાય રાભા અંતરાય ભગવાન આવતો નથી પાડેલા છે ભગવાન કરતો દાદા આજે આ વાતચીત થઈ એના ઉપરથી એવું તો બહુ લાગ્યું કે દર્દ થાય ને દવા કરવા જઈએ એના કરતા તો આ અંતરાયો સાચી પડ્યા અંતરાયો અત્યારે છે સાચી પડે એનો વિચાર કરીએ નીકળી જાય ઘણા ખરા મહાન પુરુષો નવની બરોબર જતા રહ્યા કેવા અંતરાય પડે છે અંતરાય આ વિષ્ણુ કેટલા બધા પાડ્યા વિષ્ણુ અંતરાય પાડ્યા કેવી રીતે પાડેલા દાદા એ કેવી રીતે પાડેલા એ એનો વિરોધી પ્રકાર વિરોધી પ્રકાર બધા ઘણા મહાન પુરુષો હતા ઘણા ખરા તીર્થંકર આવું ના થાય બોતેર છે ફૂટ ગણાય બોતેર ઉપર નો બધો ફૂટ ગણાય આયુષ નહીં આયુષુભ આયુષ અશુભ આયુષ અશુભ આયુષ આયુષ કર્મ ટૂંકો છૂટી જાય શુભ આયુષ ચોત્રીસ <coughs> ચોત્રીસ વર્ષ અત્યારે શંકરાચાર્ય કેટલા બત્રીસ હજાર સાત ઓગણપચાસ બધા ટૂંકો જ્ઞાનદેવ મહારાજ વીસ જ્ઞાનદેવ વીસ વર્ષ હા તમારી સાડી નવસો વર્ષીય કૃષ્ણ ભગવાન સાડી નવસો વર્ષ તો એ પચાસ ઉઠ્યો હતો આ પુરુડા થયું બાર વાગ્યું બાર વાગ્યું તે આ એક્ઝેક્ટલી પુરુડા થયું પણ તો એ પુરુષ કહેવાય નવસો પચાસ હજાર નું હતું ત્યારે એકાવન વર્ષ પર હજારું આવી શકું મહાવીર ના વખત થી થયેલું છે સો વર્ષ નું આયુષ એટલે બત્રીસો વર્ષ થી સો નું આયુષ્ય છે વધારે ઘટતો જાય બધા આયુષ ને બધું ઘટતું જાય વચ્ચે ડિક્રેશન બહુ આવ્યું હતું નિયમ ના આધીન છે આજે આની વૃત્તિના નિયમ ના આધીન વસ્તી વસ્તી બધી એકદમ વસ્તી થતી થતી નથી સીધી લીધી ના હોય સીધી ના હોય up and down up and પણ જતી હોય શું છે ટોટલી પછી પછી ડાઉન થાય ત્યાર પછી અપ ડાઉન અપ ડાઉન કરી નીચે ઉતરી ગયા એટલે આ શેર બજાર એવું એ આ પચાસ આ ચાલીસ વર્ષથી નિરંતર તેજી છે શેર બજાર પણ તેજી મંદી તેજી મંદી તેજી મંદી પણ આમ આખું દુનિયા પકડી રહી છે આ પુરુષાર્થથી પકડી રહી છે કુદરત શું કે છે નીચે જવાનું લોક પકડી રહી છે શક્તિ બધી ઘડી ઓછી થઈ જશે પણ ધીમે ઓછી થઈ જશે આ તો જાણવા ખાતર એનું એને પણ વિચારવા જેવું નહીં કેટલીક વસ્તુ જાણવાની હોય છે વિચારીને એનો શું ફેરફાર કરી શકે એમ છે વિચારીને એમાં શું ફેરફાર કરી શકવાના હતા વિચારીને એમાં ફેરફાર શું થઈ શકવાનો હતો ફેરફાર નહીં ભાવ બધે ભાવ સારું કરી જાય ના બોલે એવું ઉતાવળિયા નિકાલી હોય ઉતાવળિયા ઉતાવળિયા શું કરે આપી દો એવું નહી જાણો કહેતો ના રામજવાડીએ જીવો એમ ફેસલામાં અમે શું કરીએ જીવો બધા આવું ના થાય સારું આપણે પોઝિટિવ સાઈડ હોય છે નેગેટિવ આપડે કેમ નહીં ઉદારતા રાખવી જોઈએ આપણે પ્રગટ આવું મળતું નથી પ્રગટ સ્વરૂપ પ્રગટ સ્વરૂપ મળે ત્યારે પ્રગટ થઈ બેઠો હોય શું થયું થોડું કચાશ થઈ જાય શું થઈ જાય કચાશ પ્રગટ થવા પ્રગટ સ્વરૂપ કહેવાનું કોનું છે ફૂલ ફૂલ કોનું એટલે તીર્થંકરો ને કૃષ્ણ ભગવાન એ પ્રગટ સ્વરૂપ ને ભગવાન કેવાય પ્રગટ પુરુષ કેવાય પ્રગટ ફૂલ તો આવે છે કૃષ્ણ ભગવાન આવે છે એટલે આ ફૂલબૂન નથી એટલે આપણે કહ્યું અને જેમ કહ્યું તેથી શું થયું કે તરફળ અને મને શું ફાયદો થઈ જાય ભગવાન કેવડાય ને પૂરતું લફડું વધે લોકો ટીકા કરે લોકો પાપ પાપ વધે વધે ને આ ભગવાન અને આ તો આ તો ક્ષત્રિય કો પટેલ કો સુધારો છે ને કેવડો શબ્દ ભારે બોલે બોલતા આવે શબ્દ ને એટલે આ બધા ત્યાં ખરી ઉજ પડી ગઈ મુક્ત થઈ ગયો એવી ટીકાઓ ચાલે તમારા લગ્નમાં જોયું ને જબરદસ્ત ટીકાઓ અને પાછો ભલે ભેગો થાય ટીકલ આપત પૂરા કાઢો ને માગે દેખાય છોટલો અહંકાર